કહ્યું આવ્યો હા એ પછી અને આ સારા વિચારા તારે જાણે તું જાણનાર અને વિચારા એ ત્યાં મનનું મનનું નહીં બરોબર ધ્યાનમાં રાખેલું છે બરોબર ખાસ નિકાલ કરવો બરોબર બરોબર બરોબર હા હવે પૂરતો ટાઈમ મળશે એટલે બધું જ કામ કરવાનું છે કઈ નહીં થાય જીવ હતી કેટલું અપમાન લાગે અમારી પર એકલી પર એક નાખ્યા છે ગુલાબી લાવો તમારા બાજુ. બેનો, આ બાજુથી મોઢા કરશો એટલે બહુ યાર, મમ્મી તબિયત સારી છે કે? હા. કોઈ આવે છે તો ટેન્શન કેટલા હોય હા રૂપિયા વસ્તુ છે તારું હાથે ધરી કહું કે લાગે લાગે કે આમ ટેન્શન ઓછા થઈ ગયા ત્યારે બેન કાકા વિરાજો છો. ટેન્શન ઓછા થાય ત્યારે હા તો મેં જોયા લોકો ધર્મ ધર્મ ધર્મ તો એવું બને ગમત કરજો શું થઈ ગયા તમે દેવો ને શું થયા આજે શુદ્ધાત્મા હા એ વાત તો આ બધા જાણી કે ભાઈ તમે શુદ્ધાત્મા શું નામ તમારું નામ શું જીતેન્દ્ર બહાર જશો તો કોઈ પૂછે કોણ થતા તમે શું કહે છો જીતેન્દ્ર હા કારણ કે જે ભાષા જે ભાષા આપડે ભૂલી ગયા નથી આ નવી ભાષા જ ક્યાં આ ભગવાન નું રિયલ ભાષા છે આ રિયલ વાત છે આ બધી બાર રિલેટિવ ભાષા છે ભ્રાંતિ ની આમાં સસરા આવ્યા આમાં સાળો આવ્યો આવું હતું છે કે હા એવું જ આ ભાષા સસરો સાળો હતો એ તો ક્યાં હતી સસરા વહુ ડાયવર્ટ લીધે લીધો નહીં તો હતી કઈ હતો જ આ તો વ્યવહાર ભ્રાંતિ કેવી ભ્રાંતિ કરી ને આ ભ્રાંતિ માંથી બહાર નીકળવાનું જાગવાનું આ જગાડ્યો તને તો પણ એ ત્યાં ગઈ જઈએ એટલે પાછું આપડે હજુ છૂટ્યું નથી ને ત્યાં જઈએ કોણ છું તારે જયંતિ કે છે હું જીતેન્દ્ર બોલવાનું બરાબર ને એટલે એને ભ્રમણા ના પડે તું શુદ્ધાત્મા કહું એ મનમાં થાય કે આ શું બોલે પાછું એવું તો તને ગાળો કે એમ નહીં કે હું ગાળો છું ને એટલે આપડે જીતેન્દ્ર છું આ ભાઈ નો ધણી છું બધું વ્યવહાર બધી વ્યવહાર ની વાતો કરી સમજ ને વ્યવહાર ડ્રામેટિક છે કેવો છે હા બધો ડ્રામા બદલવાનો હવે અને રિયલી સ્પીકિંગ હું કહેતો હતો ખરેખર કોણ છું ખરેખર કોણ છું ખબર નથી અને ખરેખર તો જીતેન્દ્ર કહેતો હતો તે ભૂલ હતી હવે ખરેખર તો છું શુદ્ધાત્મા છું રિયલી સ્પીકિંગ યુ આર શુદ્ધાત્મા by relative view point Jitendra There are two viewpoints to solve this puzzle. One, the world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. આ જગત પઝલ સોલ્વ થઈ ગયો પછી પઝલ જ ઉભા ના થાય આ પઝલ ઉભું નહીં થાય અમારા આજ્ઞા મળે પઝલ જ ઉભું ના થાય સમજ ને કારણ કે જગત પોતે જ પઝલ છે સમજ ને એટલે હવે તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કોણ છું જીતેન્દ્ર રિયલ વી પણ શુદ્ધાત્મા એ રિલેટિવ વી પણ થી રિલેટિવ વી કોણ છે મનુભાઈ હા રિલેટિવ વી મનુભાઈ રિયલ વી શુદ્ધ સમજાયું આ ગાય ને રિલેટિવ પોઈન્ટમાં શું કે છે બાર ભ્રાંતિ ની ભાષા ગાય ને શું કે છે ખરી રીતે શું છે રિયલી બાય રિલેટિવ પોઈન્ટ ગાય બાય રિલે રિયલ પોઈન્ટ સુધાર્થમાં બકરી બાય રિલેટિવ પોઈન્ટ બકરી રિયલ પોઈન્ટ સુધાર્થમાં સમજ ને ગુલાબ નો છોડ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી ગુલાબ નો છોડ રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. Doesn't it? And all these relative are temporary adjustments and real is the permanent. હવે આ જોવાનો અભ્યાસ શરૂ કરીશ કે રિલેટિવ રિયલ આ આંખે રિલેટિવ દેખાશે ગાય દેખાશે અને અંદર ની વાંકે શું દેખાશે શુદ્ધાત્મા દેખાશે ને એક ડાબડી માંથી દેખાડ્યું હોય કઈક રતન અને પછી ડાબડી વાંચી દેતા પણ મનમાં ખ્યાલ રહ્યા કરે ને કે આ રતન છે ભાઈ બોલ ને એટલે આ દેખાયા કરશે તું અભ્યાસ કરો પહેલી વખત અભ્યાસ કરે ને પછી કાયમ નો થઈ જશે સમજ ને અને ઘરમાં હું વાઈફ નહીં છે આ રીતે જોઈ ત્યારે કેવું નહીં નહીં તો કે સાહેબ ભૂત વર્ગા છે શું છે એટલે હું પાંચ આજ્ઞા આપવા માંગુ છું હવે આ મારી પાંચ આજ્ઞા પાડો એટલે બધી જોખમદારી મારી ને ચિંતા થાય તો અમારી જોખમદારી બે લાખ ડોલર નો દાવો ભરવાની તમને છૂટ છે તમારી આજ્ઞા પર તો ચિંતા થાય કશું થાય તો પણ આધી આધી ઉપાધિમાં સમાધિ રે શું કે પ્રયત્ન કરજો આ પર નહીં આવે લાખો અવતારે આ વસ્તુ પ્રાપ્ત ન થાય અબજો રૂપિયા પછી પ્રાપ્ત ના થાય શહેરમાં મફતમાં મરે છે શું તપ કર્યા વગર જપ કર્યા વગર તપ કર્યા વગર શું જોવાનો તપ કર્યો ભાઈ લાભા કરે લાભા આ બે વાક્ય આપ્યા પાંચ આજ્ઞામાંથી આ બે આજ્ઞા આપી કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ દીધો છે અને રિયલ વ્યૂ પોઈન્ટ દીધો છે સમજાયું કાલથી શરૂ કરવાનું આ વાંકથી શું દેખાય ચામડી માં કે રિલેટિવ હતી અને અંદર ની વાંક દિવ્ય ચક્ષુ અંદર શુદ્ધાત્મા દેખાય શું કહ્યું કેટલી પ્રકારના પેકિંગ હશે સ્ત્રીઓ પુરુષો બે પ્રકારના હશે વધારે હશે પેકિંગ ની જાતે કેટલી છે માલ તો એક જ પ્રકારનો શુદ્ધાત્મા એક જ જાતનો પણ પેકિંગ કેટલા બોલતો નથી બોલ ને કેવું આ દરિયામાં જોવા જોઈએ ને કેટલી જાતનો ફેક તો એ ધરતી પર કેટલી જાતનો જાત જાતના પેકિંગ નહીં ભગવાન હવે લોકો આમ પથારી પાર પામે ત્યારે પહોંચી વળે છે પાયનો ધણી થઈ બેઠેલો ત્યારે પહોંચી વળે શું તને સમજ પડી ને આ બે વાક્યમાં કઈ અઘરું છે આ બે આજ્ઞામાં સવારમાં તું નીકળું તો આંખે જોતો જોતો જવું નંદની આંખે જોતો જોતો જવું ગાય ભેંસ માણસ બધામાં તો વાંધો આવે કઈ આવે કોઈ વખત કે છે ના એવું નહીં એવું આંખ નહીં મારવાની આપડે આમ જ જોઈ લેવાનું આપડે હકીકત જોઈ લેવાનું એવું સમજાવ મારવાની <laughs> બોડી જોઈ લેવાનું આપડે આપણે બનશે ગાય જતી હોય અને શુદ્ધાત્મા જોઈ લેવાની એને બોડી જોઈ લેવાની ના જોડી આવો આમાં વધુ આવે છે આ બે આજ્ઞામાં કઈ ખાસ વાત આવે ને વાઈફ ને છોકરા ને ફાધર મધર તેને બધા જોતા રહેવું બહાર જોવાતા રહેવું બધે જોવો તો છોકરા છોકરામાં શક્તિ આવે છોકરાનું ભગવાન છે એવું તો કોઈ જોયું નથી જોયું હોત તો કેટલી શક્તિ વધી જાય ભગવાન માન્યા છે દાડો નહીં તો વાડેલું કેટલા દાડા બે દાડા પૂરી જાય પણ કોઈ દાડો યાદ જ ના રહે વસ્તુ માનેલું કેટલા દાડા એ તો એક્ઝેક્ટ વિજ્ઞાન હોવું જોઈએ સાયન્ટિફિક રિઝલ્ટ હોવું જોઈએ એક્ઝેક્ટનેસ આમ ગપ્પા માર્યા છે કે દાડો વધતા કેટલા વાક્ય થયા કદી આજ્ઞા થઈ મનુભાઈ બે ત્રીજી આપું છું હવે અત્યાર સુધી બધાને મનમાં એમ થાય કે હું ચલાવું છું ચલાવેલું આ લોકો એવું કે અમે ચલાવીએ છીએ બધું નોકરી કરીએ છીએ ધંધો કરીને અમે ચલાવીએ છીએ એવું કે છે ને હે અને પાંચ લાખ પાંચ લાખ ડોલર કમાયો તો છાપી કરી ધમા ધૂમ દવાઈ કાઢી જાય દોઢ ધામ દોઢ ધામ દોઢ ધામ પછી બે વર્ષ પછી પાર્ટી નરમ થાય ને આપડે પૂછીએ ક્યાં અરે ભગવાન પેલો તું કમાયો તું અને હવે ખોટ ગઈ ભગવાન બેઠો ભગવાન આરોપ આલે લોકો ક્યાં બોલતા સારું થાય તો પોતાનું ખરાબ થાય ભગવાન સારું થાય તો પોતાનું ખરાબ થાય ભગવાન હિન્દુસ્તાન દુઃખી કેટલા દુઃખ છે કે પ્રકારનું આવું ભગવાન ની મત ભગવાન તો છે ભગવાન પરમાનંદી છે એની પર આવા ખાવડો શું નાખ નાખ કરો અને તો ભગવાન ના દેતા પર શું કે બધો ફોન કરે ડેરી પડે અરે જમપીને બેઠા છે કોઈ ને માય સ્ટાર્ટ આર નોટ કોઈ ભજવતું ને તારો તારો હિસાબ છે બધો અહીં પોલીસ વાળો ક્યારે આવે તું ક્યાં આવ્યો હતો અહીંયા હે આટલા બધા પોલીસ આવે પણ તું તું ગુનો કરી ના આવું નામ લઈને છે અરે વખતે ગુનો થઈ ગયો ભૂલે ચૂકે કે તો આમ તો આ પંદર ડોલર આપીને સમજાવીને ચા પાડી કરીને દાડીમાં જ ગાઈને સાહેબ સાહેબ કરીને તું મુકેલ કરીને ગયા આપણે આવે નહીં પછી અને તો આગે જાતા સાયકલ જે સારી અહીંયા આવે ને તે કે મારા સારું જ આવ્યો કે ઓછી જાય પોતે કોના હારું આવ્યો જોઈ જાય ના જોઈ શું કે બોલતો નથી બરાબર તમારે કોઈ ઉપરી જ નથી ભગવાન ભગવાન તમારું સ્વરૂપ છે તમારે ઉપરી બ્લન્ડર છે મિસ્ટેક તમે ગુનો કરી ના આવો પછી અહીંયા સ્વતંત્ર રહેવા માંગો છો રાતે તળવાઈ ઠોકશે કોકરા છે ડોલર ના આપ્યા રાતે ત્રણ વાગે એમ કે રૂપિયા ડોલર આપો ના કે લાયા હોય તો ને એનો ગુનો કર્યો થાય ને અને આપ્યા હોય તો કશું વાંધો આપણે ના લેવા જઈએ ભૂલી જઈએ નિરાતે એ કઈ ગુનો નથી પછી સમજે ને હવે કોણ કરાવે છે નથી ભગવાન કરાવતો ભગવાન જેવું કરાવે તો ભગવાન બંધન થાય કરનો અને તમે તો ચલાવતા છો નહીં વગર તો અમને મી મી મી અરે શું મી સંદાસ જવાની શક્તિ નહીં ને શક્તિ કોઈ એવો માણસ જન્મ્યો નથી જેને સંદાસ જવાની શક્તિ હતી અહંકાર ભ્રાંતિ કરે આ તો થઈ રહ્યું છે બધું સંદાસ બંદાસ ચા પાણી બામણી બધી પીવાઈ રહી છે કે હું પીવું છું અને પછી આ જયારે ઘરે ગરબા છે ને તો આપણે ચા પીવું તેમાં પીતો હતો ને ભલભલા મોટા ડુંગર પર ચડી આમ દોડતો ચડી જવું પછી પચાઘાત થાય ને તમારા આંખમાંથી બોર બોર જેવું આવું પણ એના પણ શું કે હા અડધું બધું ગયું હેર ચક્કર ડુંગર પર ચડતો રોક મારતો હતો ને આવો જય સચિદાન રામ રામ કે હવે કોણ ચલાવે છે તેને કહો ભાઈ મને બી ખબર છે બધું હવે તમારું ચલાવશે કોણ જો તમે ચલાવતા નહીં ખાટી દઈએ ને ભગવાન ચલાવતા નથી આજુબા ભગવાન આ રૂપા લઈએ એટલે આ દુનિયાને અંગ્રેજીમાં સાયન્ટિફિક સર્કમશન એવિડન્સ છે અને ગુજરાતીમાં તમને શબ્દ આપું છું વ્યવસ્થિત આ દુનિયા અનાધિકાળથી સૂર્ય ચંદ્ર તારા બધું વ્યવસ્થિતપણે વ્યવસ્થિત જ રાખે વ્યવસ્થિત શક્તિ છે શું છે રેગ્યુલેશન શક્તિ ખબર પડે ને તે નિરંતર સૂર્ય ચંદ્ર તારા બધું અનાધિકાર થી વ્યવસ્થિત જ રાખે અને આ દુનિયાને તમે ભૂંગળામાંથી આ અમદાવાદમાં માં ધુમાડા કાઢે ને તે દુકાનથી વ્યવસ્થિત વ્યક્તિ બે દાડા ચાર દાડા ધરે તો અમદાવાદ છે ને શું ધજા થાય એ માં મરી જાય શું કહ્યું પણ વ્યવસ્થિત શક્તિ રાતે જ સ્થાપી નાખે સમજ ભાઈ ને એટલે આ વ્યવસ્થિત શક્તિ લીધે બધું આ ચાલ્યા કરશે તમારું વ્યવસ્થિત ચલાવશે આવે તારે તો તારું ઉપાધિ ચૂલી ને કોઈ પગાર આપવાનો નહીં વ્યવસ્થિત કઈ પગાર આપવાનો નહીં સમજ ને તું જ્ઞાતા દ્રષ્ટા તું જુદો થઈ ગયો આમાંથી આ જીતેન્દ્ર જુદો એટલે તારો સ્વભાવ શું કાર્ય શું રહ્યું ફરજો કે જ્ઞાતા દ્રષ્ટા પરમાન આ તારી ફરજો ખબર પડે ને અને જીતેન્દ્ર ની ફરજ શું કે વ્યવસ્થિત શક્તિ જે પ્રેરણા આપે તે કર્યા કરવા સમજો ને સમજાયું તમને હવે વ્યવસ્થિત શક્તિ શું કરે છે તમને સમજાવું આ નો પ્યારો છે તે હું લઈને જતો હોઉં અને મારા હાથમાં સરક્યો પ્રયત્ન કર્યો છતાંય પડીને તૂટી ગયો ઠેઠ મેં પ્રયત્ન કર્યો છતાં પડીને તૂટી જાય તો લોક શું કે આ જીતને શું કે દાદા પણ કોઈ બીજું હતું કોઈ હતું નહીં તમે એકલા તબિયત તોડ્યો કે એવું કે ને માનુભાઈ નામ શું કર્યું શું કે તમે એકલા જ હતા બીજું કોઈ હતું નહીં તમે મેં તો પ્રયત્ન ફેર સુધી કર્યો ના તોય પણ કોઈ બીજું કોઈ હતું જ નહીં તને ખબર પડી ને કોણ તોડે છે કે વ્યવસ્થિત શક્તિ તોડે છે કે વ્યવસ્થિત શક્તિ કેમ તોડ્યું શું ભટ્ટ નું નામ રાજેન્દ્ર રાજેન્દ્ર કેમ તોડ્યું વ્યવસ્થિત શક્તિ આપડે પૂછીએ વ્યવસ્થિત અમારે પ્યારો જ તોડી નાખ્યો તમે તારું શું બગાડ્યું કે છે આ હાથ પેઢી સુધી ત્યાં ધોળિયા જેવા છે ધોળિયા પી દીધું પાણી ખાધું નાખી દીધું ચાલા ચાલા બધું કાલે ચાલે એવા ત્યારે હોય છે અને આપડે તો હાથ પીડી સુધી મારા છોકરા છોકરા વિશે એટલે એટલે વ્યવસ્થિત બધાનું ચલાવવાનું નાના પણ ચલાવવાનું એટલે તોડફાડ એ કરે છે અને સપ્લાય એ કરે તમારે ચિંતા નહીં કરવાની સપ્લાય સપ્લાય અનુપ છે બધું એટલે તમારે કોઈ જગ્યાએ ગયા અને કોઈ ફંક્શનમાં ગયા બહારથી નવો તો જોડે કોઈ ઉઠાઈ ગયું તો તમારે જો જાણવું કે બીજો કોઈ ઉઠાઈ ગયો વ્યવસ્થિત ઉઠાઈ લીધો બે દાડા પછી વ્યવસ્થિત બીજો એથી સરસ નવો આપશે અગર હલકા પ્રકારનો આપશે પણ નવો તમને આપશે ઉતરેલો નહીં હાલે એટલે સપ્લાય એ તમારે વરી જ કરવાની નોકરી કાઢી મેળે છે બોસ જ કાઢતો વ્યવસ્થિત અરે પછી અલાવ કરે છે તે જરા પાવર પાવર ચડ્યો તો ઉતારી ઉતરે એટલે પછી અલાવ કરી નાખે પાવર ચડ્યો તો ઉતારી દે જરા તાળો પાડી રહે રાજેન્દ્ર જેવો પાવર ચડ્યો નથી ને મિત્ર આ કે આ મિત્ર હા સારો મિત્ર બોલ્યો કે તું હારો બોલ્યો એ મને ભગવાન જાણે તું દેખાવ પણ તું હારો હોઉં આ એવો કેવો દેખો હવે તને સમજાયું હતા થોડી ઘણી આ વ્યવસ્થિત વ્યક્તિ તારું બધું કરી લે શું હવે તારે તો એ તને પ્રેરણા કોણ કરે કરે ને તે પ્રમાણે તારે કર્યા કરવાનું શું અને તમારે જોયા જ કરવાનું જીતું શું કરે છે એ જોયા કરવાનું અને જીતું મન મનમાં શું વિચાર આવે છે એ જોયા કરવાનું ખરાબ આવે છે જોયા કરવાનું હારા આવે છે જોયા કરવાનું બુદ્ધિ શું કરે છે જોયા કરવાનું તમે જ્ઞાતા રસ્તા સિવાય તમારો કોઈ જ્ઞાયક સ્વભાવ રહ્યો કયો સ્વભાવ જ્ઞાયક પણ બીજો દાખલો આપું આમાં પાછો આ પ્યાલો દાખલો આપ્યો બીજો એક દાખલો આપું આપણે બે હજાર બેંક માંથી જોઈએ છે તે બેંકમાં ગયા લેવા બેંકમાં થતે બે હજાર લીધા એક ગજામાં બસો છે અને બીજા ગજામાં બે હજાર મૂક્યા પછી પાછા આવતા હતા બેંકમાંથી અને બહાર વાંચી બિવેર ઓફ એટલે મને બી શું કરવાનું બોલતા નથી મને બહુ રસ્તા આપડે તમારે પાછું આ તમે જુદા પડી ગયા ને અમનું ભાન ઓછું એ એટલે તમારે જે જીતન કહેવાનું હા જરા ગજુ દાબી દેજો લટતો ખરાબ થઈ ગયો ને એટલે એ ગજુ દાબી દે ને પણ પેલી જમાતી કાચી નહીં હતી એને ધંધો છે ને જમાટેલા મરચા મરચા બધું તૈયાર રાખે છે આમ ભર ફેંકે અને આ છૂટી ગયો લઈ ગયો તો વ્યવસ્થિત કર્યું રહ્યું શું કહ્યું પછી જોઈ રહ્યું બચ્યો ગયા કે બે હજાર બસો હોય આપણી પાસે એટલે આપણે સમજી જવાનું બે હજાર ગયા નહીં વ્યવસ્થિત દેખાડ્યું કે અમારે બે હજાર એટલા લેવા છે બસો નહીં પેલા દેખાડે સારી રીતે દેખાડે પકડાવડે હોય ને કારણ ગુનો પાક્યા પછી છે તે ફળ આપે પકડાવે કોને નવો તાજો બિલકુલ હે નવો નવો મેં ફ્રેશ માં હોય ને તબ પકડાવે કારણ કે એને શું કે આ ધંધો પેલો મળે છે એક ફરજ મારે છોકરે ભાઈ આ ધંધો છોડી દે પણ પેલા જૂના રેડા થયેલા ને તેને બધું દેખાડે બરાબર ને પછી ફળ ભોગવડાવે બસ આ જે કરું છું તેનું ફળ તારે ભોગવવાનું શરતે સમજ ને તે પછી લોકો બધા કહેવા મળ્યા હે જીતેન્દ્ર હે જીતેન્દ્ર આ પેલો નાસી ગયો શું કાપી ગયો શું લઈ ગયો આપડે ગજુ દેખાડવાનું આ ગજામાં બસો હતા દાળી આપ્યો આ ગજામાં તો ખાલી હતું તમે આપડે બે હજાર કઈ દાળી ને કશું નથી પાંચ હજાર હાલે નહીં શૈલેષ ના હાલે નહીં આપડે કઈ લોકો પૂછે શું થયું શું થયું આપડે બે હજાર માં રંગાયા તો પછી લોકો આપણને આપી દે પૈસા નહીં આપડે મસ્કરી કરે મુરત છો લસ્તો હમત તારે થાય કે મુરત હતો તારા થઈ ગઈ નહીં બે હજાર ગયા એટલે આવું કોઈ બોલે પણ પેલા કહીએ કશું ગયું નથી એટલે પછી કોઈ મુરત કોઈ કહે જ ને પછી આગળ આપણે જઈએ તો બોલે ગયા ભાઈ એમને વ્યવહાર તો આપણે બદલવો જોઈએ વ્યવહારમાં નાટક તો બદલવાનું પોલીસ ગેટ દેખાડવાનું જોવા ગજુ ભર્યું છે બે હજાર ગેસ કેસ નોંધી લેજો કેસ નોંધાય ઘર ભણી ઘર ભણી જતા જતા પાછું મન નહીં બોવા પાડો પડે મન તો ખરું નહીં મન કે છે તમે તો વ્યવસ્થિત કે છો પણ બાસુ આપવાનું તેનું શું અત્યારે મા પણ જ્ઞાન થી મારું મન ઠંડુ થયું હું ઠંડો રહ્યો છું હવે તું કરો બધા બાર માંથી પાછો આપવાનું તેનું શું કહો કે છે ફરી પાછું એમ કે ત્રણસો ડિપોઝિટ પર તેનું શું એટલે આપણે સમજી જવાનું મન આખી રાત ઊંઘવા ના દે ને એટલે આપણે ઘરમાં પેસી અને તરત બધાને કહી દેવાનું કે ભાઈ દૂધ દૂધ વધારે નાખી અને શીરો બનાવો અને સારા ભજીયા ભજીયા બનાવો મરચા બટાકા અને રહીતું બૈતું બીજું બધું બનાવો એટલે બૈરા જણે કાંઈ કમાયા લાગે છે આનંદમાં આવી જાય અને એવું શા માટે કરવાનું જમવાનું શા માટે બનાવેલું આપણે જોડે મન આખી રાત જમવા નહીં દે માટે જો સારું કરી જમીએ ખૂબ દાઢી ને સારી સારી વસ્તુ એટલે અને હવાર માં દેખ લેંગે પણ આણી ચૂક્યો ને ઓવર શું કહ્યું તે હવાર માં પેલો પોલીસ વાળા હોય પોલીસ વાળા કહે તમારે શું છે કહો ટકા પકડી ગયો છે આપડે કહીએ કે શું થયું કહો તકે તાકી રાત રમી રમ્યો અને દારૂ પી પી કરી અને પૈસા નું પાણી કર્યું કે છે અરે ભાઈ જે કઈ કર્યું હોય પણ જે કઈ શું પરિણામ છે એની કઈ વધ્યું છે કારણ કે આઠસો ને સારી પચીસ રૂપિયા વધ્યા છે બે હજાર માં તે આપણે કયું લાવો ભાઈ આઠસો સાડી પચીસ લઈ લેવાના એમાં આઠસો હોય નોટો ગજા મૂકવાની અને હાડી પચીસ જે છે તેમ પંદર પોલીસ વાળાને કે તમે ચા પાણી કરજો શું કરવાનું ચા પાણી કરજો નોંધ વાત ના કહેવાય તો આપડે તો ઘેર બેઠો બિચારો ખબર આ તો એમ ધક્કા ખાવા પડે આપણે જીવી ગયા ને એટલે પંદર મિનિટ ચા પાણીમાંથી આપીએ અને હાડા દસ વધ્યા તે આપણે જોઈએ કે આઠવાના સુધા લઈ લીધા છે મારી ઠોકીને પાસેથી તો હજુ રેવર શુકાર ના મળે થાય છે બિચારો નિહાળો નાખે એને કદાચ સાડા શું લઈ જાય ખાતર પાસે દીવે પછી આઠસો છઠ ઘરમાં જઈ બે હજાર બેંક ખાતે જમે કરવાના અને બારસો વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના આઠસો રૂપિયા નહીં મૂકી દેવાના બારસો વ્યવસ્થિત ખાતે ઉધાર કરવા આપડે ચોખ્ખો શું કહે એટલે બધું વ્યવસ્થિત ચલાવશે પાછું એ બારસો વ્યવસ્થિત પણ ડબલ કરી થોડા દાડા બધા ને એટલે આ જમે ખાતું બધું ચાલ્યા જ કરશે આ તો વગર નો ડખા કરે લમણ્યા લખેલી ખોટ તો ખાવી પડે ના ખાવી પડે લમણ્યા લખેલી જે ખોટ છે એ ખાવી પડે બે હજાર જવાના હતા લમણ્યા લખેલા હતા પણ આપડે લોકો બે ખોટ ખાય છે એક ખોટમાં એક તો ગયા એ પાછા નહીં આવવાના પાછો ઘડાટ ને આવતો બહુ બગાડે કરેક ના કર્યું તો આપડે લોકો રોગ અઘરા જોવા કરો અરે મારે નથી કર્યો પણ થઈ જાય હા તમને નહીં થાય આ જ્ઞાન અમુક નહીં તમને નહીં થાય સમજ ને રોગ અઘરા આ પાછો તો રોગ અઘરા થાય પાછો ગયા એને પાછો મોટો પટ ઘણો ધણી ને આઠ કોણ કમજોર કમજોર બહેરા પર કુદાકુદ કરું છું કે કમજોર સ્ત્રીઓ પર બહુ જોર કરે કોણ જોર કરે હા જોર હોય તો પોલીસ વાળાને લડી નાખવું પોલીસ વાળાને મારી નાખવું પણ બહેરા બિચારા આપણે દજિયા બધું કરી આલે એમને શું બગાડ્યું અને સ્ત્રીઓ એ પુરુષ ને કઈ હેરાન ના કરવા જોઈએ કારણ કે હા મા પ્રમાણે ડોલર લાવે અને આપે તો આ બોસ ટેડકાવતો હોય તો એ કરે છે નહીં અને સ્ત્રીને કહેતા નથી મને આવું ટેડકાવે છે હું લાવું એટલે તમને સમજ પડી આવે કેટલી આજ્ઞા થઈ ગઈ ત્રણ આ ત્રણ આજ્ઞામાં અઘરું શું છે કઈ કાઢી નાખે લાગે છે શું પછી આ આજ્ઞા પાડશો એટલે તમને તમારી નિરંતરે છે અને સંસાર સરસ ચાલશે જે તમે ચલાવતા હતા ને તે ગાડો ચાલતો અહંકાર મેની ફાસર રાખતી હતી અહંકાર તે પ્યારા ફૂટ્યા એ તો ગયા અને પછી તમારા બધા અટકલ તો છે જ નહીં આ અટકલ લોકો પ્યારા ફૂટ્યા તમે એને અટકલ જોવા ફરજ એ કોણે ફોડ્યા તને ખબર નથી અને તું અમને આરોપ કરે છે નિમિત્ત ને બસમાં ભર્યા લોકો કેવા લોકો તો નિમિત્ત છે જેનાથી પડી ગયા તો નિમિત્ત છે બિચારો એને નિમિત્તે બચકા ભરાતો જ આ નિમિત્તે બચમાં તમે સમજો નહીં નહીં નિમિત્તે બચમાં એટલે શું નિમિત્તને દોષિત ભરવા એટલે હું તમને સમજણ પાડું હું બાર તેર વર્ષનો હતો અમારા ફરિયાદ શેઠ રહેતા હતા અમારા ગામમાં આખા બે કે બે વાડિયા ને વાડિયા રહેવાય નહીં ને પટેલ ગામ અને ચરોતના પટેલ સરદાર વલ્લભભાઈ ના કમસે કમ છ વાળા અને પૈસળો વાળા લાખ લાખ રૂપિયા પૈસા લે તો વાણિયા શી કજે કાઢી બ્રાહ્મણ ખરા અમારે ગોવા બોર બધું બ્રાહ્મણ તે મારો ફાધર ચીઠી કાગળ લખ્યા લેલો કે જા પેલા જેટ આલી આવી કાગળ અને પછી જવાબ કે છે મોડે કાગળમાં લખી ના આવી મોડે શું કે છે દેતા એટલે પછી મેં એને કાગળ આપ્યો પણ શેઠ કશું બોલે ચાલે અને મારે રમવા જવું હતું મને ભાઈ હું આમાં હતપદર થયા પેલા શું બોલે ચાલે અને શું કરે પાછું એક કૂતરું એક કુતરું કુરકરી ચા પાયું જરા મોટું તો આમ રમાય યાદ રમાયા કરે તે મોડું કુરકે હેલું અહીંયા આગળ અહીંયા આગળ મોડું અને અહીં પૂછડું હા અહીંયા એટલે મેં સમજ્યું આ વાણીઓ પહોંચ્યો એવા નથી આ પચાસ વર્ષનો વાણીઓ હું તો તેર વર્ષનો પણ મને ના પોહાય હું પટેલ નો હું એટલે ક્ષત્રિય પુત્ર કેવું તરવાર મારી એવા લો તમે અને મને બે આઈડિયા શું કહ્યું એટલે સર ના પછી મેં ધીમેરી પૂછડી એવી દબાઈ તેનું મોડું એને બધું કરી દીધું વાણિયા ને બધું પછી મારા પગ નીચે પૂછડી આવી ગઈ ગયું ઉતાર ના મારતા અરે તારા પગ નીચે આવી ગઈ ઓમ તરફ હા કે એનો શું દોષ નિમિત્ત હું અને આ એ નિમિત્ત કૂતરું ખરીદને કરનાર હું પણ મને મને એ નહીં કરતો વસ્તુ કરતો અને કુરકરી માન મારતો એવા આ લોકો છે ગુનો કોણ કરે ને કોની ચોપડે તને હજુ નિમિત્ત ને બચમાં પડે જો કે કળા કરી હતી બરોબર કરી હતી હા ઉઠતો જ નતો તમારે રમવા ના જવું હોય ફાધર તો બધા હોય મને એકલા નતા ના નરે હોય ઠીક છે પૂજા કરીએ બધાને પાછું હોય અને કેવું એમનું કરવું પડે કારણ કે આપડે પગ પહોંચ્યા નથી બેન જો દરિયા પગ પહોંચે નહીં તો સુધી આપણે જોઈએ કે પગ પહોંચતા નથી પહોંચે એટલે પછી કહી દે કે તમે એને આવું થઈ રહ્યા છે આગળ બચકું તમને સમજ પડી ગામાં કેટલા બધી આવ્યું ત્રણ ત્રણ આજ્ઞા પૂરી થઈ પૂરી થઈ ગઈ સમજાવી બધું તને તમે પહેલા ખબર મને પહેલા ખબર હતી એક વાત કાઢાવી આપણે વાન માં વાત કરી દો વાન માંથી ગાડી ચલાવી છું હા તો આથી આજ્ઞા આપું છું હવે કેટલા ઋણાન બંધ છે ઋણાન બંધ વાળા લોકો આપડે લોકો નહીં કહેતા મારે ઋણાન બંધ વાળું આ બધું ઋણાન બંધ ના છે આ પૂર્વ બધા ઓળખાણ વાળા બધા ખરા સગાવાલા નહીં સગાવાલા ખરા ને ખરા પણ આ ભાવ પણ આ બહુ ના આ ભાવ ના પણ એ પૂર્વ આપણી ચિતરેલી એના ગુણ ગુણ ચિતરેલા તે આઈ મળ્યું છે અને તમે જે તાળું ખરીદ્યું તે જ આ તાળું આવે બીજાનું તાળું જોઈને તમને આ તાળું ગમતું નથી એ તમારી ભૂલ છે બીજા પાક લીધી જોઈએ પછી અવતાર ચાલુ તાળું ચલાવી પડે તને કેમ લાગે બધું તમારું આ ઘર બહાર છે તમે ફેટે મળ્યો ને બધું તમારું સહી કરેલું છે આ ગપ્પું નથી આજે જગત બોસ બોસ એ તમે સહી કરેલા બોસ અને હવે એને ખરાબ તો થયું તમે જ પાસ કરેલા તેનું ખરાબ તમે હવે પડી વહુને અરે વહુનો છે તમારી પાસ કરેલી વહુ અને વહુ પાસ કરેલો હા ભાઈ એને ધણી પણ ના કરવું છે ધણી બે હશે ચાતકી આ ગાયો બેસ્યો છે ધણી થઈ બે ધણી પણ કરવું છે ધણી હારે આ તમારે કહે છે ચડી બેસે મારી પર અરે હું એને કઈ મૂછવા આવવાની છે તો ચડી દે મૂછવા આવતી હોય ચડી દે મૂછો આવે મને બોલતા નથી મૂછો કઈ આવે ને ચડી ના જ ચડી હા તો પછી બરકત ના હોય તો બધી ચડી દે કોઈ ચડી બરકત તો જોઈએ ને પહેર્યા પછી બરકત ના હોય તો કોમ શું અને ચડી ગયા તો મારી પાસે ચડી લાવી રિપેર કરી આવું હરાડા બધી ઘડી રિપેર કરી આપજો અરે લલિતા જાય છે હા થોડી વાત છે હવે આ ઋણાનુબંધ એટલે આ ટકા વાળા બધા બધા છે ને એ બધાનો આપણું ઋણ છે પૂર્વજોના એ ઋણાનુબંધે ભેગા થયા જરા આગળ ભેગા થયા છે તમને સમજાય છે ને શું સમજાયું તમને ના કોઈ જોવાય નવરા નથી સમજ જે તમારો હિસાબ છે ને એટલા જ તમને કે રાજેન્દ્ર દેશમાં ગયો હતો કે ના સમજે કે આપણો હિસાબ છે લાભો ના હોય કોઈ જો વધારે હોય કોઈ જો ઓછો હોય કોઈ જો ઝઘડા ઝઘડી થતી હોય એટલે હવે આ ઋણાન બંધવાળાને તમે શું કહે છે ઋણાન નહીં પણ હવે ફાઇલ કેજો એફઆઈએલ ફાઇલ શું કે છો ફાઇલ ફાઇલો કેજો જીતુ તમે શુદ્ધાત્મા આ જીતુ તમારે શું અઘો થાય file number one number one ની ફાઇલ આ અને wife file number two wife ને કહેશો નહીં મનમાં મદદ પછી થ્રી ફોર ફાઈવ સિક્સ બધી ફાઇલો છે આ બધી શું છે જેની ઘરની હોય બધી ચીકણી હોય ચીકણી ફાઇલો હરખું કરવું બહુ વાર લાગે પણ બહારનું તો હરખું થવા જ મળે શું ચીકણી જરા વાર લાગે આવા ફાઇલો નો સંભાવે નિકાલ કરવાનો છે શું કરવાનું છે ચોથી આજ્ઞા ફાયરો નો સમભાવે નિકાલ કર કે છે એક જ વાક્ય તમારે સમજવાનું છે ફાયરો નો સંભાવે નિકાલ પેલા જીનું જીતું બહારનું કશું ખાતો ના હોય અને ભાઈ ભૂખ લાગી હોય કકડીને તો આપણે જાણે કે આપણને એને ભૂખ લાગે તેને અત્યારે તો આપણે અડે ને પછી એટલે આપણે કહીએ ખાશો નહીં પણ ત્યાં દૂધ ચોખ્ખું ગયા શું વાંધો છે એમ કહીને સમજાય એની પણ ફાયલો નિકાલ કરવો સંભાવે સમજ ને અને વાઇફ ની જોડે ફાઇલ નો નિકાલ કરવો એ બાજવા પડતી હોય સવારના ક્યાં ગયા હતા કયું નતું આમ નથી આપણે સમજી જવાનું કે મારા દાદાની આજ્ઞા પડવાની છે ફાઇલ નો સંભાવ નિકાલ એટલે તમે મનમાં નક્કી કરશો ને તો સારી પડી જશે તમે નક્કી કરો તેની સાથે આ વૈજ્ઞાનિક પુરાવો છે શું છે તમે નક્કી કરો એની સાથે ઠંડી પડાવો સમજો ને કે મારો સંભાવ નિકાલ કરો છે એની હાથે ઠંડી પડશે એટલે ફાઇલ નો સદભાવે નિકાલ કરવો હોય ચોથી આજ્ઞા હવે એને દાખલા બતાવું દાખલા વગર તો માણસ સુધર ના પડે ને ફાઇલ નો સંભાવે નિકાલ કરવો શું કરવાનું તમે સમજાયું ને આ ફાઇલ નંબર ટુ તમારે અને તમારી આ ફાઇલ નંબર વન આ એની આ ફાઇલ નંબર વન અને તારી ફાઇલ નંબર ટુ એ પછી બાબો three four five six seven eight એટલે તમે કહો ત્રીજા નંબરની ફાઇલ આવી એટલે એ ભાઈ અમે નહીં સમજી રહ્યા બાબુ આવ્યો પણ આપણે આ જ્ઞાન લીધેલું તે જ બહાનો ના આપણે આ ફાઇલો સંભાળનો નિકાલ કરવાનો હવે એનો દાખલો આપું કે આપણે ઓફિસમાં જવું છે કોઈ જગ્યાએ અને ઘરમાં ભાઈ છે કહું ભાઈ નંબર ટુ ને કે જમવાનું મારું કાઢો કારણ કે પાંચ મિનિટમાં આવો તું જવું તારે કરી તું જવું તારે કરી ઉતારતો હોય એમ તે કદી તેનું ઓવરટર્ન થઈ ગઈ આખી આખી તપેલી ત્યાં કયું જ્ઞાન તને હાજર થઈ જાય વ્યવસ્થિત હા વ્યવસ્થિત ઊંધું કરી એને એમને નહીં કરી સમજી તું બોલ્યો ને વ્યવસ્થિત વ્યવસ્થિત કહી તમે સમજાયું ને હા તું કહી ના દે તું તો ભણ્યું આવું બધું એટલે એનો પરીક્ષા કરવાનો પછી એ ડાયો ના થાય ને વ્યવસ્થિત કર્યું શું કોને કર્યું તમે સમજે ને એટલે ભાઈએ નથી કર્યું આ વ્યવસ્થિત કર્યું હા તે પછી તમારે શું કેવું ભાઈને દાજ્યા નથી ને તારે આ જીતું તો કેવો નરાય હતો મારો કેવો દાડો થઈ ગયો મનમાં એના ભાવ ઉત્પન્ન થાય ભગવાન જેવા થયા કે તને ખબર ને પછી આપણે હવે ફાઇલ નંબર ટુ છે હવે આપણે જમીન જવાનું એનો શું કર્યું આપણે સંભાવ નિકાલ કરવાનો છે શું પછી કઈ રીતે કરવાનું છે કે ભાઈ આ પેલી ભાખરી છે એક થોડું અથાણું કરે હું કઈ જઉં છું હવે એક ટંગ ઓછું બધું ખાધું શું બગડી ગયું ફાઇલો સંભાવ નિકાલ થઈ જાય ભાઈને કેટલો આનંદ થાય કે રોજ કકડાટ કરી તો જોઈ હતો ખૂબ કકડાટ થયા અડધો દાડો બગડે આ તો એક જ ખોટ ગઈ લમણે લખેલી બીજી ખોટ ના ખાઈએ આપણે શું અજ્ઞાની બે ખોટ ખાય ને જ્ઞાની એક જ ખાય અજ્ઞાન તો પાંચા તો ખાય એનું શું ઠેકાણું હવે દાખલો સમજાયો તને એક જ બીજો દાખલો આપું આમાં ડબ્બા નિકાલ કરવામાં આપડે રૂમ માં બેઠા છીએ અને શુદ્ધાત્માનું ધ્યાન કરીએ છીએ અને ઉપર કરવા મળ્યું ભાઈ એટલે તું શું સમજી જવું અંદર બેઠા બેઠા શું થાય કે ખબર પડે તને શું માલે તમને શું માલે કોઈ ફાઇલ આવી કોઈ ફાઇલ આવી એમ કેવાનું શું કેવાનું અરે આપડી લેંગ્વેજ આપડી જ હોય બધી શું કહ્યું કોઈક આવ્યું તો પેલા કહેતા હતા ને તો જ્ઞાન શું શીખ્યા તમે એટલે અંદર બેઠા બેઠા નક્કી કર્યું કોઈ ફાઇલ આવી આ ફાઇલ કયા નંબરની સારું અંદર શી ખબર પડે એટલે બાયણું ગાડીએ તારે ચાલ્યો આવ્યો હોય એટલે ફાઇલ નંબર ફિફ્ટી તું શું આવ્યો છું અહીં આપણી જોડે દુકાન છે એની અનાજ કડિયા ને કે તમારા મહેતાજી ત્રણ કોથરા ખોળ લાયા છે પૈસા નીકાળતા એટલે આપણે ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો છે એટલે મહેતાજીને પૂછીએ કેમ નથી હાલતા કે એક કોથળે એસી રૂપિયા ભાવ બધા લખી લાવ્યો બસો ચાલીસ રૂપિયાનો ઝઘડો એટલે આપણે સિનેમાને બેસાડી અને કહેવાનું ભાઈ અમારું કાયમ ના ઘરે અમારી જોડે આવું ના હોય કે સાહેબ ભાવ વધી ગયા છે ચાલે એવું નથી કે બસો એને સમજાઈ કરી અને બસો ચાળી છે તેમાંથી જો સો રૂપિયા આડીએ ના માને તો એકસો વીસ આપીને પણ ઊંચું મૂકી દેવાનું છે સમજ ને સમજાવી પડે ને સમજાવી પટાઈ એટલે એકસો વીસ આપીને ઊંચી મૂકી દે જાય તારે આપણે પૂછ્યું શ્રીમાન ખુદ દુઃખ નહીં માનતા નહીં સાહેબ નહીં સાહેબ ફાયદો નિકાલ જો પડી એમ ને સંભાવે ફાઇલ નિકાલ કરવાનો દરેક બાબતમાં તમે ફાઇલ નિકાલ કરો છો ને હા તમારે થાય છે ને ફાયદો સંભાળો એ નિકાલ કરવાનો મુખ્ય વસ્તુ આ અત્યાર સુધી ઉભી કરી બધી નિકાલ કરવાનો તો હું ઉભી કરેલી ફાયદો ગૂંચવે ઉઠી વધારે ઉભી કરે અહંકાર છે ને ગાળો કાઢે હવે કેટલી થઈ આજ્ઞા હા પણ એ